શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે માઇક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો અને જે માઇક ઉપાધિ સહિત શકો પરમેશ્વરને વિશે પ્રીતિવાન છે તેને શ્રેષ્ઠ કહો છો એ કેવી રીતે શ્રેષ્ઠ છે પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું પછી શ્રીજી મહારાજ બોલ્યા છે ગીતામાં ચાર પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાનીને જ ભગવાને પોતાનો આત્મા કયો છે માટે જે માઇક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે જ ભક્ત શ્રેષ્ઠ છે શા માટે જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ અને નિમિત્ત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ અને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્યાંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે અને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે અને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યાંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેને કરીને જેને માયિક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયિક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈક કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થતા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે પણ કાળ કર્મ ને માયા તેને આધીન થકો દેહ ને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વર ને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે તે જે પરમેશ્વર નો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્ત ના લક્ષણે યુક્ત છે તેને સમજાય છે ગીતિ વચનામૃતમ એવી રીતે અમદાવાદ નું બીજું વચનામૃતમ જે તે થયું શું કયું દેવ સ્વામી ને કહું તાણી તાણી થી બોલો હું બોલો આગળ વાત આવી હતી કે એક નાય ને પૂજા કરે અને એક તો નાયા ધોયા વિના પૂજા કરે એમ એક તો ત્રણ દેહથી વ્યતિરિક્ત પોતાના આત્માને માની અને ની ભક્તિ કરે અને એક તો દેહ દેહરૂપ થઈને ભગવાનની ભક્તિ કરે એમાં કોણ શ્રેષ્ઠ એટલે મહારાજ પછી સંતોએ કીધું કે ભગવાન વિશે જે પ્રીતિ વાળો છે એ શ્રેષ્ઠ છે મહારાજ કે આ નાય ધોઈને પૂજા કરે ને એક તો નાયા ધોયા વિના પૂજા કરે એમાં તમે કોને શ્રેષ્ઠ એટલે નાય ધોઈને પૂજા કરે એનો અર્થ એવો કર્યો કે ત્રણ દેહ થી વ્યતિરિક્ત પોતાના આત્માને માને અને એવી રીતે ભગવાન માં પ્રીતિ કરે તો એ શ્રેષ્ઠ છે અને કેવળ દેહાભિમાન પ્રીતિ કરે એ ન્યૂન છે પછી ત્રણ પ્રકારના ઉપાધિ કેવી રીતે લીન થાય એ પ્રલય ની વાત કરી નિત્ય પ્રલય માં જીવ ની ઉપાધિ લીન થઈ જાય છે પ્રલય માં ઈશ્વર ની ઉપાધિ લીન અને નૈમિતિક પ્રલય માં ઈશ્વર વૈરાગ પુરુષ ની ઉપાધિ લીન થઈ પછી ન આવ્યું વાંચો એ તો ઓલું વાંચી ગયા ને એટલે ઓલા પોપટ ની પેઠે આપણે પાછળ બોલીએ જાય હાથ નથી આવ્યું તો તો વાણી બદલી જવી જોઈએ વાંચવાના ઉપરથી ફેર આગળ વાંચેલ ત્યાંથી જો અને નિત્ય પ્રલય માં જીવ ની ઉપાધિ લીન થઈ જાય છે નિમિત્ત પ્રલય માં કેવું પડશે બોલો ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે પણ જયારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે એ ત્રણેયને પોતપોતાની ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેને કરીને જેને માઇક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માઇક ઉપાધિ વળગતી નથી અને એ જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થતા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે પણ કાળ કર્મ અને માયા તેને આધીન થકો દેહ ને નથી ધરતો માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વર ને ભજે તે જ શ્રેષ્ઠ છે અને આ વાર્તા છે કે જે પરમેશ્વર નો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્ત ના લક્ષણે યુક્ત છે એને સમજાય છે ઇતિ વચનામૃતમ હવે હું કહીશો આ તમારે પડખે મદદરૂપ બેઠા છે શું કહ્યું કહો તમે કહો હલો પૂછી એને તરત ન કહો તો એ દેહાજી માટે કારણ કે એમ દેખાય ને આપણે બોલીશું ખોટું પડશે એટલે આપણું અપમાન છે ને એમ રહેતું છે ને એવું બોલો આત્યંતિક પ્રલય કે જ્ઞાન પ્રલય એને કરીને જે માઇક ઉપાધિ બધી ટાળી નાખી છે અને એવો તકો જે ભગવાનનો ભક્ત છે એ કદાચ ને દેહ ધરે છે તો જેમ ભગવાન સ્વતંત્ર છે અને દેહ ધરે છે એ રીતે સ્વતંત્ર તકો દેહ ધરે છે કાળ કર્મ માયા એને આધીન થઈને ક્રિયા કે દેહ ધરતો નથી અને એવી રીતે જે ભક્ત ભગવાનને ભજે છે બ્રહ્મરૂપ થઈને એ ભક્ત મહારાજ કે શ્રેષ્ઠ છે અને એ અનન્ય ભક્ત જે એકાંતિક ભક્તો છે એને આ જે વાત છે એ પણ એને સમજાય છે વાત આવી હતી બરાબર પહેલા વચન ઉપડ્યું જ્યાંથી ત્યાં નાઈ ધોઈને એક જણો પવિત્ર થઈને ભગવાન ની સેવા કરે નહીં એક મળમૂત્ર નો ભયો કહ્યું ને એને લાગુ કરવા દે એને આ લાગુ કેમ પડે જો આપણે હવારમાં નાઈ ને પૂજા કરવા બેસીને કઈ કાર્યમાં ધ્યાન હોય ને જટ ત્યાં કુગમું છે આ છોડ્યું ને આ પધરાયું ને હવે માળા ફેરવી ને આપણે કમ્મા કરી દંડ ધ્યાન મેલ કતરાવી પૂજા તો થઈ ગઈ આ મળમૂત્ર ના ભેર્યા મળમૂત્ર તો કરી આવ્યો હતો Thank you. અને પછી આ મુક્ત પ્રલય ગુરુ પ્રલય શાસન પ્રલય માત્ર એ પ્રલય જેવા સાચી સ્થિતિ આવી મુક્ત પ્રલય મુક્ત પ્રલય નું પતિ જેનું જગત મારે જેનું બહુ ઘરમાંથી ઓછું થાય છે અને એ તમે બધા ભગવાન ન ભૂલાય અમારી પાસે નીત મેળવવો પડે બ્રહ્માનો દિવસ જયારે ગણ્યો અને એવી હોવું જોઈએ કે આ દિલનું ઉરું સમજી છે ને આપણે રાજકોટ ત્યારે જોડે બનાવ્યું તો તમારે નાચ કુટુંબ એટલું બનાવ્યું છે ના બ્રહ્માંડ આખું ઉરું બનાવ્યું ત્યારે જો નિમિત્ત ઉપાધિને દૂર કરવી હોય તો બ્રહ્માંડની સૃષ્ટિની અંદર જે જે વસ્તુઓ છે નાસ્તો કઈ ભાઈ ભાઈ અન્ય લીધે થાય એટલે બધા આનંદ બ્રહ્માંડો આવી ગયા પામે ઉપાધિ અસર કરતી નથી તમે જ્યાં રહેતા હો માં ભૂત વાળા માણસ રહી છે બીજા પણ રહેતા હોય ત્યારે બીજાને ઘરમાં કઈ નુકસાન આવ્યું તો મરી ગયું તો લોક વ્યવહાર હોવો કરો ને લોકો તમારો રોટલો બંધાય બપોર ખાવાનો અને ઓલા એક વાળા ને ઘરે કઈ આવે તો બનતો ન થાય તો કલાક સારું લાગે ત્યારે રોકાવવું ઉપાધિ ખુલ્લા વાળામાં તો લીન ઉપર ઉભો તો આવતો હતો ઓ ઓ આવે માથે ઓલા કપડા વિધ્યા હોય પણ તાજા માણસો તાજા માણસ છે હા આથી આ જીવ નો સ્વભાવ છે ભાવ થાય એટલે મેં આમ દ્રષ્ટિ કરી અને હું કદાચ પણ દાદા ને જેને ખબર છે જ્ઞાન થઈ ફરનારું તો ગયું એમાં સંબંધ કરતું હોય અને આવડા ઓળો ફરવા આવ્યા એને કોઈ નથી આવડે જઈ છે ઓળખાણો અને મળી નક્ષર બામને હવે સવાલ કેમ ઉપાધિ ઉપાધિ હોય તો બધી જ પ્રણય સાથે પ્રણય આટલું આપણા માણસો એની આની વૃદ્ધિ થાય તરત જ્ઞાન ને આદુ કરી અને કામ અને નામ જ આનું સબત છે સતત ને અને સબત એટલે અતિની પાવડું જવું છે અતિની પાવડું બદલે અને આપણે નથી પ્રાપ્ત આપણે નિરખ નથી એ વસ્તુ પ્રલય પ્રલય પ્રાકૃત પ્રલય ઉપાધિ તમે શમન કરો તો પ્રલય કાલે ભગવાન નો સંબંધ થાય પાછો જન્મ લેવો પડશે એમ હા વળગે છે આપણે રાજીએ ઉપાધિ હું તરત ના તરત રાખો જ પ્રલય થઈ સારું હોય તોય પાછું સમય વળગે અને જેની અત્યંત પ્રલય થાય અત્યંત જ્ઞાન તમારા જીવનમાં જ્ઞાન બંધોમાં સમજણમાં નક્કી કરીને જો તમે બેસી જાઓ તો એનું જન્મ મરણ નહીં એ દ્રષ્ટિમાં ન આવે કોઈ આટલી નહીં આવે એવી મોટી વાત કરી કોઈ ન કહે તમને ત્રણ બુદ્ધિમાં તો આવે ત્રણ બુદ્ધિમાં ફેર આવવું પડે એમાં જો પાછું પડી જાય તો એ સારું આપડે સાધુ ને તો શું ભેગું હોય આને બધું છે દીકરા દીકરી બસ આનંદ કઈ નો હોય ને બ્રહ્મ સિદ્ધિ ના પામી ગયા તમે કહ્યું બ્રહ્મ કે બ્રહ્મ બ્રહ્મ અમારી જાત આને કોઈ વિચાર કરે આપણે આટલા આપણે જણા વિચાર કર્યો કરતા હોય મા બાપ ને પણ લાંબા કાળનો અને વગર સિદ્ધિ વાળો એ બે ની વાત ના ફેર પુન પુનરા સંસારમાં આવે એવો કોણ હોય એ ન આવે એમાં ગયો આ ચાર પ્રકારના પ્રલય ઘણી પ્રકારની ઉપાધિ એને નાશ કરી ઉપાધિ કેમ નાશ થાય તમને પોતે આહાર ન કરી કોતો તે કાઢી નાખી આવી ગયું એવો જેવો શુદ્ધ થઈ અને ભ્રમ થઈ પરબ્રહ્મ ને થાય નગર ક્યાંક મળી જાય પરબતભાઈ હતા કામ કરનારો ભગો દીકરો મોટો તમારે ઘટલે કરવાળા ના પાડવા બીજા માંગો અને છોકરો ગાંડો હોય એમ માને છે. હા જગત એક છોકરા બી શું કરવું એ તમે તોડવા માંગો તો શીખો. હા, શીખો. એવી પ્રકારની પ્રલય આચંદિક પ્રલય જે કયો જ્ઞાન પ્રલય ఏమైంది జ్ఞాన్ని వాత్మనీయ మేము అప్పుడే జ్ఞాని Thank you. એમાં ને એમાં ઘૂંટવણી મારે એ જાત અહદીય શું આવે ને એ કરવા. ઘરમાં ક્યાંક ગયો બેઠો કરે ને અને બહાર બોલાવી બોલવા જાઓ તો ઘરની આપી જાય આ એક વિકટ પ્રશ્ન ચાલે એને વૈરાગ થવાનો સંભવ ખરો આપણે લોકોને વૈરાગ થાય ને વૈરાગ પ્રભુ કથમ નથી ગીત આપણે કેમાં સમજીએ છીએ આપણે પ્રભુ ગીત થવી કે માણસ થવું છે કેમાં હા રહી જાય તમને લગ્ન નથી આ લોકો ને એવું ગમે એવા એના પરત દીકરા હોય ગમે એટલે રાજી હોય થાય દીકરાનો હોય ને અમારે અમારા હાથ દીકરા કામ કરે અને એ દીકરામાં જયારે પુસ્તક પછી આપણા યુવરાજભાઈ છે અગિયાર દીકરા છે ને જાતિ સુખ નથી એને મારા માનવાથી ભૂલ્યા એને મારો માનતા નથી અને આવડો એનું દુઃખ કરાવે એ કેવી મદદ ભૂલ્યા કઈ વળતર ભાવમાં હોય તો ન્યાની તો કઈ આ જગત મારા માનવી માત્ર અમુક પદાર્થમાં ચોંટાયા છે પદાર્થ છે નાખવા એ વેલા મોડું આખા પાછું ત્યાં ધરવું પદાર્થ તો બધું થાય પદાર્થ સંબંધી કાંઈ કેવા થાય ઉલટા તમને રોવાડે છોકરો બહુ ડાયો હતો તમારા મુદ્દે ખોટ તમારે એમ કેવું એને નહીં એટલે આ ત્રણ પ્રકારની ઉપાધિ કરીને એ જીવ માંથી કાઢે અને જ્ઞાની બને એથી ખરો આવે એ મળપુત્ર વાળો નથી અને ઓલા ત્રણ પ્રલયમાં આવી વૈરાગી નથી ત્યાં સુધી ગમે એવા શાસ્ત્રો વાંચે અને ગમે એવી વાતો કરે કરે વાતો તો રે બ્રહ્માંડ રે હિમાલય જઈને અંદર શરીર ને હિમાલયમાં ગાડી નાખવાનું કરે શાસ્ત્રો આપણે ગુરુ આંબા વધારે અનુભવ વધારે ખેંચાવી વિચાર તો પ્રથમ સૌ કોઈને કાયમ માટે હોવો જોઈએ આપણે સંસાર છોડી અહીં આવ્યા પછી આપણા વિચારો સંસાર તરફ વધારે છે ભગવાન તરફ પણ એ સમજાવીને બોલવાના બોલે અભિમાન રહી જાય આપણે ઘડીક વાર વૈરાગ થવાનો કોઈ અવકાશ જ એને આપણા આશ્રમ ને આવડાનું વૈરાગ થવાનો મળે એ પાછલી ઉંમર આવે છોકરા દાદી ન કરે ઘરવાળું નાયું ન કરે પછી આપડે સહજાનંદ ની બેઠા છે ને વૈરાગ થઈ ન થાય માન અને કેટલો એને અવકાશ આપણે દઈએ તમે ભલે મારો મહિમા ગાળો અને મને વ્યક્તિગત પૂછો તો હું હાજર તમને ભલે જ લાગો અને રોજાતે જાગો ક્યાં ગઈ જાય હું દલાડવા ખબર આવો એટલે આના તો દુર્ભાગ્ય જ છે જો પૂછે નહીં સમજે તો અને પોતે જો અમુક છે તો તમે સમારશો તો તમારું કલ્યાણ કરે જેને પગે લાગલો એમાં તમે ખાતી લાવો પણ આવડો નહીં વિચાર કરતો હોય તો તમને ખોટો શોખ મળે તમારા ખોટો અમે ખોટો શોખ આંખે દેખાય એનો કોઈ વિચારે ન પડે આજે પ્રલય થયો આ એક જગત ગમે એટલી પછી આ સમાજના લોકો બહુ સરકારી આવે ને સરસ જ્ઞાન પ્રલય શ્રેષ્ઠ માં શ્રેષ્ઠ એ સમજી રાખ્યું એમ જ્ઞાન થઈ જવું એવા રહેતા હોઈએ અથડામણ તો આવવાની ધાર્યું ન થાય એવા ટાળાઈ આવે પણ એમાં જ્ઞાન કરેલું છે જો એ સમજણ નથી તો એ દુખ્યો કયો તો ખરેખર આ માર્ગ આ વચાન ટૂંકું છે પણ કેટલા પોઈન્ટ વાળું છે સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સમજ રાસ અને બ્યાસી ના ફાગણવદી દ્વિતીયા ને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ મધ્યે શ્રી નરનારાયણ ના મંદિર ને સન્મુખા ઓટા ઉપર ધોલીઓ ડળાવીને તે ઉપર વિરાજમાન હતા અને મસ્તક ઉપર ગુલાબી રંગની પાગ વિરાજમાન હતી અને તે પાદને તે ગુલાબના ને ચમેલીના હાર વિરાજમાન હતા તથા પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી પછી શ્રીજી મહારાજે સમગ્ર મુનિમંડળ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે જીવ માત્ર છે તે પંચ વિષયનો આધાર જીવે છે એ કાં તો બાહ્ય પંચવિષયને ભોગવતો હોય અને જ્યારે બાહ્ય પંચવિષયનો યોગ ન હોય ત્યારે અંતઃકરણમાં પંચ વિષયનું ચિંતવન કર્યા કરે પણ જે દિલ વિષયના ચિંતવન વિના અને વિષયને ભૂલવા વિના વિના ક્ષણ માત્ર પણ રહી શકતો નથી અને જેમ વડનું વૃક્ષ છે તેના જે મૂળ એ જ વડને લીલો રાખે છે અને બીજા શરીરે મૂળ ઉખડી ગયા હોય અને જો જીપ વડવાય પૃથ્વીમાં ટકી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે તેમ ઉપર થકી કદાચિત ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનું ચિંતન થાય છે એ જ એને જન્મ મરણ નો હેતુ છે હવે ક્યાંય વળવાય છે બીજી ભરવાય ના હોય સાથે નામ નામ ફલાનો બીજો ના થાય મિલકત હોય તો મને ખાતરી જતા તમે બધા બેઠા એ વારસો લેવાની સરકાર કરે સરકાર હવે આપડે વિચાર કરીએ ઉપરથી મોડતા વૃક્ષ એને પત્ર લાગેલા આપણે કાપી નથી ખરી ઉપરથી એટલે અહીંયા આવે ધોળી કુંપળ જાતા ભેગા અને ઝાડ ગયા ત્યારે કહેવાય છે એટલે ઝાડ ના બીજા પ્રમાણે કામ કરાવે ખરી હતી કાપી નાખી નહીં પછી એવા ગરબા નીકળે ને વૃક્ષ એને પત્ર લાદે થોડા બાંગડા હોય ને ઓલા ખરેખર ભોયું બહુ હતી બધું માથે આપણે આ ઉપરથી જેટલી છોડ્યું છે જ્ઞાન ન હોય તો જો સમજણ આવે એ વૃક્ષમાં એવું અમુક ટાઈમ સુધી એને કાપતા રહે તો પછી ધીમે ધીમે નાશ પામી જાય દેવું ન હોય એટલે લગી ખોલાય એટલું ખોલી કાપી એને મધ્ય બીજો કચરો લાવી અને દિવાળી એટલે એના ગોળિયાના ભેગા હોય એટલે એને ગોળિયામાં અગ્નિ જાય અને જો એક વડવા પૃથ્વીમાં ચોટી રહી હોય તો પણ એ વડનું વૃક્ષ લીલું રહે છે તેમ ઉપર થી કદાચ પંચવિષય નો ત્યાગ કર્યો છે પણ અંતરમાં વિષયનો ચિંતન થાય છે એ જેને જન્મ મરણ નો હેતુ છે જન્મ મરણ નો એટલે ઉગાવો લીધા વિના રહે આપણે ઉગાવો જન્મ એવા જે પંચ વિષય છે પરમેશ્વર ના ભક્ત ને કેવી રીતે જન્મ મરણ ના હેતુ નથી ભગવાન નો ભક્ત હોય તો એની એ પ્રશ્ન છે પછી એનો ઉત્તર જેમ સમજાયો તેમ મુક્તાનંદ સ્વામી એ કર્યો પણ યથાર્થ સમાધાન થયું નહીં એનાથી મુક્તાનંદ કરતા મોટા નહીં તો બધા પોતાની છે આપણે ઈથી શ્રેષ્ઠ થઈ જાય આપણે ના કરશું તેની ભાવના એ રહી કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતવન કરતો હોય તેને ભગવાનના ને બળે કરીને જયારે ઉપચમ અવસ્થા વર્તે ત્યારે એ ભક્ત ને ઉપચમ ને બળે કરીને બંધ વિશે જન્મ મરણ ના હેતુ ન થાય આપણે કેમ હૃદયમાં ઘટાડો અને એ થાય છે ઉત્તમ થવો જોઈએ ઉત્તમ થઈ જાય ઉત્તમ ઊંઘ આવે ઉત્તમ તો કરાય ને આટલી સ્થિતિએ પહોંચે છે હું વડતાલ ભણતો આજે આ ભણનારા ભણે તે ભણનારા હશે આમ હોવું છે આમ હોવું દે એક ઓડિયો સુતરાનું મોટી મેળવડી એમાં એક વાગ્યા એક બાજુ વાંચી હોય એક ચોકી હોય એમાં ત્રણ પગ માથે પડે તો એમાં પડે અને સભા મંડપમાં ગાડી ગાડી એ બીજી વાર જે સંસ્થા જાય કરવા ભણનારા સર ચોપડી લઈને આવે આખો દીવો નો તો મંદિર નું દિવેલ ભાગ પગાડે આ દિવે આવું હવે વાંધો ની સગવડ થઈ ને તો મફત એમ બેસે ચિંતા ઉપર મારે બાજુ ભાઈ વિચાર કરો કે વાઇટ આનંદ થી બેસ કોઈને તરફ અને આમ કરીને કાની ચોપડી કરે એટલે લાઈટ આવે એમાં થોડુંક પકડાઈ જાય પકડાઈ જાય એટલે ઓછા કરે એમ ઘડીને ભણતા બધા અને ફરજિયાત વારમાં વારા કરી દેતા હોય આટલા જણા આટલા જણા આજ આટલા કોઈને બનતા જ નહીં અને સાથો જો સભામાં ન આવે તો એની પાસે આપણે આ બધા ઉનારા ભરનારા વિચાર કરો તમારા ગ્રસ્ત ના છોકરા એ ગુરુજી વાલજી ના એના જગ્યા મળતા હોય એના તેની પાસ થઈ મોટા થયા આ ઝુમ્મર લગતા હોય ચોખ્ખો હોય મજાનો આદો પડીને હોય અને પછી પૂરતો કેટલી આ લોકોને અત્યારે સગવડ સગવડ યાદ આવે પૂજાને સગવડ એવો શબ્દ જ યાદ આવતો નથી અગવડમાં સગવડ હોય તો ઉલટા દેશે ભરે નથી એટલે હિંસા ન કરે આ ભગવાન પાસે જવું છે આ ઝાડવા ને કાપવાની વાત આવી ઝાડવું શું કાપો આને સ્વામિનારાયણ કરી આપ્યું પણ એ શસ્ત્ર વાપરવાથી છે તો શસ્ત્ર જ વાપરવાનો શું છે કપાઈ છે જગત ને શાસ્ત્ર એવા તો હું કઉ નિંદા નથી કરતો હારામાં હારા સાધુ સંન્યાસીઓ આવતા હશે લોકો સાંભળવાય બહુ જાડે અને એ આજની દુનિયામાં પ્રવૃત્તિ થઈ ગઈ પાયું કોક આવી હોય તો એને બોલાવે બાઈ નાની હોય જુવાન હોય બોલવામાં હોશિયાર હોય આ કથા મળવા જા એ બધા બ્રહ્મરૂપણા ની ભાવનાથી બેઠા છે ને બેઠેલા મળી તો કઈ જતું નથી મચ્છર ખરડવા બેઠું ધ્યાન પડે તો આપણે આમ કરીએ ધ્યાન ન કરી તો એવું જયારે બરાબર એની સાત રોકાય ને આમ થઈ જાય તરત હાથ ને ઓર્ડર ક્યાંથી મળી જાય આમ કરવાનો સ્વાભાવિક ભૂત પંજરી કરીને આવવા જોઈએ અને દુઃખ ભોગવવાના મહેનત કરી મન મન જાણવા બધું ઘટી શકે આવે કઈ આડું સાચી ઉમરે સાચી સારા સંસ્કાર હોય અરેબી થઈ જાય અને જો સારા સંસ્કાર ન હોય ઓલાની ને ગમું નખો મારતો નવા સરળ પાડે આ પવૈયારમ માં આવે એના જેવડો જુવાન ઘેરે વાતો જોઈએ છીએ સારું કરવો આને અક્કલ ન હોય ને બાપ ની આગળ કેવાય છે મારું હક પણ આ એનો બાપ રાજી થાય ને એનો બાપ કરે હક પણ એને આજે જગત માં ભવાયા સિવાય સાચી જ મળે કલ્યાણ ના માર્ગ માં બધા બોલ્યા કરે છે હાલ્યા કરે છે ખોટું હોય તો કહેજો અને આ જગત એવું છે એનું લગ્યા ભવાયાનું એટલે આપણે એને રોકી શકતા નથી અને એવી આપણી સામર્થ્ય નથી ખબર જ ક્યાં યાદીમાં અહમ મમત્વ માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવના એ રહી એવા આત્મસત્તા તો છું ને ટાઈમ બેઠું બેઠું જેથી લાવી છતાં એ આપણે હમ નથી જોતા કે નાનપણમાં અભ્યાસ કર્યા છો એ ઉપર મહામું જોઈ એ રીતું છે જ્યાં જ્યાં હામું તમે જોઈ રાખશો એટલે પાછળ જોઈ કરાવી એ બહુ બધા હવે મજા આવી જાય તમે ત્યાં કે મારા બધું આ રાજ્ય ભૂકા લોહી મને પૂછવા મને ખબર છે હું નાનો હતો રાજસ્થાન નીતિ એવી છે કે જયારે આ ભૂખ આવે ત્યારે શીખે નથી નથી એટલે એ અભ્યાસ આગળ થોડું લે પછી ઈટી ન હોય એ બ્રેક એને પીધું હોય એ હાજર એટલે જરા લઈને આમ તો ફરી જાય વજન વધી જાય ફરી જાય નથી ધીરે ધીરે હું થઈ એટલે મને એમાં જ્ઞાન મળી ગયા એમાં ઘેર ન પડે એ નથી એટલું લોહીને શું લીધું પછી નથી આપણે જુઓ કીધું આવે જ ન કોઈ રીતે એનું મતલબ ઉપડે તો કરડે ને બિચારા તમે મારું વાંધો હા એને પીવા નથી ગયું એટલે મારે હું જરા પી સહન કરવાની શક્તિ કરવી એવું આ જગત વિરાટના સમાજમાં કામ કરતા થાય કોક પણ તમારી નિંદા કરનારો નીકળો નીકળો કોઈ તમે સહન કરતા જો શીખો સાચી જાય એ તમારે અને એને આમાં બાંધવા જાય આમાં ઝઘડા ઉઠે એટલે આ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય એમાં આખું પૃથ્વીને ધારણ અભ્યાસ એમાં કરવો આખું જે દેખાય પાણી એ સુંદર તો બહુ સાધુ કેવા જુનાગઢમાં મચ્છર થઈ અને કેટલા સાધુ બધું હજુ આખી દાદા લોકો એમાં હોય ને એમાં મોટો સોસો મોટામાં દેવડો અમે પૂરો નથી કોઈ બી વિચારે ભૂલતા ન થાય પણ એ ભાઈ એ અને સુખ શું દેખાય હિન્દુઓ બધા આમ કર્યું મને આમ કર્યું મને આમ કર્યું ખાલી જીવન બિચારો એ જાય તો મરવાનો થયો સ્વભાવ આવ્યો પોતાનો ભાવ કલ્પાય છે આ માણસ આવો છે સ્વભાવ લઘુ આવી ગયો સ્વભાવ પણ એક શરીર છે એટલા ભાગમાં માટે પ્રવીણ શરીરનું અભિમાન છૂટે તેની વિવિધ સત્તા કદાચિત અનુભવ થાય એ આપણે કરવું જોઈએ ન કરવું જોઈએ બીજાનું નહીં જે છે કોણ આમ બીજા ઈચ્છા કરે ચાલો મહારાજ માયામય એવા જે ત્રણ શરીર તેની ભાવના એ રહી કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય આ પગલું મોટું છે આપણું સત્તાનો વિકાસ કેવો ભગવાન ની ભક્તિ કે ભજન છે તે આજે પણ કરે છે તેમાં અનુવૃત્તિ થાય મન અપમાન થાય તો એમાં એ લેવાતો નથી એને કરીને એની ભક્તિ કે સેવા કે નિર્વિઘ્ન રહે છે ચાલુ રહે અનુભવ એ છે છે સત્તા કદાચ અનુભવ જ્યાં સત્તા આવે જ્યાં અટકવું નહીં ત્યારે તે અતિ વધતો કોઈ પણ દુનિયામાં માયામાં વિપરીત જાય છે જન્મા વિનાની હોય જ એ બધી તમને ત્યાં ગમતી અને જન્મા પછી એને ખેમ બોલાય કોઈ માયાની ભૂત જેમના વિનાની છે એ બોલાતું જ હોય તપાસ કરી એમ થઈ શકે બીજ માયાની અને બારોબારી છે લગાડે આ તો જમીન એટલે છે બોલી જમની ન હોય તો કેમ બોલે એવો જ આત્મા એમાં કેટલો ભાગ બહુ સરસ છે શાસ્ત્ર આમ એને આની બધી વ્યાખ્યા કરી છે છે કોણ છે છે એ કહું બરોબર મદદ પરમાત્મા આત્મા અને પરમાત્મા તે છે અને એની સત્તા અધિકાર નહીં શું કેવાય દબામણે માં બોલતા નથી ખોટું કાલાબાજી કાલાબાજી શબ્દ જેવો છે સત્તા ડબલ ધન સત એટલે છે તા એટલે પણ હોવા પણ હોવા પણ એમાં પછી તો સારી નું એનો જ વિદ્યાર્થો એવું કાયમ નું છે પણ તો આત્મા સિવાય નથી કોઈ વાત એ બોલે આત્મા અમર છે ફલાણું છે બીજા ગોખીના છોકરા જેમ નથી ગોખતા એ મારી ખબર નથી પછી હાલો બોલી જાય જીણાને પાત્ર ન હોય <laughs> હોય પાંચ જણા કેવળ આત્મસત્તા રૂપે રહીને જે ભક્ત પરમેશ્વરની મૂર્તિનું ચિંતન કરતો હોય તેને ભગવાનના ચિંતવનને બળે કરીને જો આત્મસત્તા રૂપે કહ્યું ને બહાર જમીને હું થઈ જાય બધે વિચાર કરીએ એમાં સાધુ કેસી થાય એના ઘરનો બેકાર પડે છે એમ બધાને એના બાઈ આવે મારી બહેન આવે એને બધા બહુ મળી ये भाई जो अरे Yeah, yeah, yeah. Yeah. Thank you.